કે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન નામ પ્રપદ્ય છે પછી જ્ઞાની થવાનો ફાયદો જો એના અનેક જન્મો લેવા જ પડતા હોય અનેક જન્મો લેવલ થાય ને ત્યાં હિન્દુસ્તાનમાં જન્મ થાય અનેક જન્મો લેતા અનેક જન્મ મનુષ્યના આવ્યા કે સારી જગ્યાએ જન્મ થાય જો આગળ માર્ગ જીવન જીવતો હોય સુભા ના ખાતો હોય સુભા ના ખાતો હોય હા એ તો કોઈ ને ત્યાં તો આગળ વધે છે રાજા મહારાજા જન્મે આપડા જાય તો માનફેર હોય જાય તો માનફેર જોવા જાય તો માનફેર હોય જેને નાનપણમાંથી અપમાન થયા કરે ને એ મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તે આ લોકો પાસે માન લેવું જ છે એટલે ધ્યેય બદલાઈ ગયેલો હોય અને જે માનમાં માનમાં ભરી ગયેલો હોય તેને છતાં આ માન પોસાય પછી બીજી ભીખ હોય તેને પોસાય ના પોસાય નહીં આશા કૃષ્ણમાં પાર ના આવે હા આશા કૃષ્ણનો પાર ના આવે એટલે માંથી બધો આ રીતે સંસ્કારી ઘેર ઉત્પન્ન થયેલો હોય સારા સંસ્કાર થયેલા ભરે હિન્દુસ્તાનમાં જન્મ થયો તો અનંત અવતારના આધારે થયો બાકી ફોરેન વાળા તો ડેવલપ જ નથી થયા એટલે મારી પાસે આવીને દરરોજ આપ્યો હું તારે છે પણ તે કશું નહીં કશું સમજ પડતું ચિંતિત માત્ર સમજ પડતું આપણે અહીંયા કરવાનું હોય આપણે દરેકને પોતપોતાને ગુરુએ ગુરુ મંત્ર આપેલો હોય છે અમારા વૈષ્ણવ સંપ્રદાયમાં જેમ આપે છે રામાયણમાં જેમ આપે છે બીજા સંપ્રદાયોમાં આપે છે હવે રાખવાનો પડી ના જાય લક્ષી ના જાય લક્ષી ના જાય માટે એટલા માટે ખેતર ભરવાડે ઊભું કરી લખો લક્ષી ના પડે અહીંયા આવે છે ને મંત્ર જો હાથવી રાખે તો લક્ષી ના પડે કારણ કે ગુરુ એ જ પદમાં કહ્યું છે કે ભાઈ એનાથી કશું મારા ખવાઈ ગઈ તો કશું ના ગાળો કર્યો ના કશું વળે નહીં તો પેલા ડિવાઇન લાઈટ મિશન વાળા કહે છે કે ત્રણ જાતના અવાજ આપણા શરીરમાં થાય છે ત્રણ જાતના અવાજ આપણને માલમ પડે છે હા તો સોહમની શ્વાસા છે એની વિકતા સારી કે પછી આપણા હૃદયની અંદર જે આપણે કાનમાં આમ કાઢીને સાંભળીએ છીએ એ અવાજ સારો કે પછી નાભીમાંથી ઉઠીને જે હમ જે ઓમ બોલીએ છીએ એ નાદ સારો કયાથી વહેલું આપણને ફળ પ્રાપ્ત થાય હાથનું છે ને હા હાથનું જે છે ને હા બધી કામ હાથથી લીધેલું છે તો તમે બીજું બધું એટીકેટ નહીં ચાલે છે પણ આજે ચાર રસ્તા જે બતાવ્યા એમાં તમે જે કહ્યું કે હવે એ માંથી શ્વાસ એ એ શું કે છે કે મેરુદંડ થી શરૂઆત થાય છે આપણે અહીંયા સુધીની હવે આ પ્રકૃતિ સ્થાન બતાવ્યું તો આપણે તે ચિત્ત ક્યાં લગાડવું આપણે બેસીએ શાંતિથી આઠ આ પણ એ તો એ તો ગીતામાં કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતા નામ હૃદય છે અર્જુન પુસ્તક ઈશ્વર તો છે હૃદયમાં જ રહેલો છે તે ખરું કામ ક્યાંથી થાય હા ખરું કામ ત્યાંથી થાય આજે પણ એને આપણને એનો છે તે સાક્ષાત્કાર જે કરવાનો રહ્યો તે જ્યોતિથી થાય છે કે દીવાથી થાય છે કે સ્વયં પ્રકાશથી થાય છે કે આપણે આપણા જ આત્માને જોઈએ છીએ એ સાક્ષાત્કાર ઉપર જુઓ ને તમે કહ્યું આ જે ચાર પ્રકારના રસ્તા છે એ બધા સ્થિરતા કરવાના માટે રસ્તા છે સ્થિરતા માણસને સ્થિરતા નથી અસ્થિર છે ને તે અસ્થિર વાતાવરણ બની સ્થિર વાતાવરણ થાય ત્યાર પછી એને ભગવાનને પરોક્ષ ભજના છોડીને પ્રત્યક્ષ ભજના લાવવી પડશે સ્થિર થાય તો પ્રત્યક્ષ ભજના ફળ આપે છે ફળ આપે નહીં એટલે આ સ્થિર કરવાના રસ્તા છે આ કઈ આ તો સાધન છે એ સાચી વસ્તુ સાચી વસ્તુ તો અહીં પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ અગર કોઈ કોઈ સંત પુરુષ એવા હોય કે જે આપણને એમ લાગતું દિલ થતું હોય ત્યારે એમનો દોષ ના દેખાય એવા આપણને સંકુલ મળી ગયા તો એની પાસે પડે હતા કોઈ કામ થાય પણ પછી જો સંતોષ મળ્યા પછી આપણે દોષ દેખાતા હતા આપણે ઉતાર તો કરી દઈએ એના કરતા સંતોષ ને દર્શન લાંબુ કરવું નહીં એના દોષ દેખાય એની કામ એવું દોષિત હોવો ના જોઈએ દોષ હોવા જ ના જોઈએ સંતોષામાં હવે અત્યારના તો કલી દોષ રહ્યા વગર રહે જ નહીં માણસ આવી તો આડંબર માટે કરતા હોય ઓછા ચેલા થાય એટલા માટે કરતા હોય <clears throat> ગુરુઓની ગતિ ગહન હોય છે એટલે એને તો આપણે પૂરો પરિચય થાય ત્યારે સમજ પડે ભાઈ આટમ પરથી ખબર ના પડે પૂરો પરિચય કરવો પડે જોડે રહેવું ચંચળતા મારી પડે ચંચળતા એ ચંચળ છે ને ત્યાં સુધી આપડે દાડો વરે નહીં નહીં એ અસર થયેલું છે અને ક્રોધ માન માયા લોભ નું કઈ પણ પરમાણુ ના આવે એવું જે થોડું ગળે અંશે ગધેલું હોય તો આપણે ચાલે ચલાવી દેવાય ગધેલું પરિણામ પણ એકદમ જો ઉત્પન્ન હોય ત્યાર પછી આપણામાં છે ને એનામાં છે પછી આપણી પણ શું આવ્યું બોલો આ ચાર વસ્તુ ખરાબ થઈ ગઈ હોય છે ખરાબ ના થઈ અને અડધી હોય તો આપણે જોઈ ચલાવી વારી દે દશા હોય પોતાને ક્રોધ આવતા પેલા પોતે વારી દે આવે તો ખરો પણ વાળી લેતો વાળી લેવાનું તો મજા પાછું વાળમાં આવડવું જોઈએ નહીં જવા દેવાનું બહાર ભડકો હા એટલે પોતાના કંટ્રોલમાં આવેલા હોવાથી ક્રોધમાન માં આવેલું અને જ્ઞાની પુરુષ ના બધા હોય જ નહીં આ પરમાણુ જ ના હોય ક્રોધમાન કારણ પોતે છૂટા રહે છે દેહથી મનથી વાચાથી બધાથી છૂટા રહે છે એની કોઈ કોક જ કરવો હોય વર્લ્ડમાં કોક જ ફેરવો એ હોય હોય જ નહીં એની અસ્થિ જ નથી નહીં તો ગુરુ તો હોય ગુરુ કોક પર બની આવે તો પણ વાળી લેવા એવી દશા વાળા કોઈ માયા લોકો હોય તો આપણે કરે કારણ કે પબ્લિક ની એટલી બધી શક્તિ નથી પોતે પોતાના ને વાળી શકે બધા ક્રોધને કોઈ ઘરો એમને નીકળી જાય નીકળી જાય ના નીકળી જાય અજાગૃતિ નીકળી જાય ને એટલે જાગૃતિ લાવવાની છે બિલકુલ જાગૃતિ જગત આખું બે ઉઘાડી વર્ષે ઊંઘે છે એટલે શું જાગૃતિ નથી છે એટલે આમ તો જાગતો છે એની એટલે અલૌકિક માં જાગૃતિ ઉત્પન્ન થાય અને આ બાજુ ઊંઘ્યા કરે આમ પડેલી જ ના પડે નિષ્ફળ ના તો કામ ચાલે હવે જાગૃતિ આવી નથી આવી આવી ખૂબ આપણે એમાં ધ્યાન કરવાનું એમાં કઈ પિતા સારી રીતે થાય એવો કઈ આશીર્વાદ આપો ફિક્સ થાય એટલે આપણે તો થોડી પણ માંગણી કરવાની હાલના માણસો પછી પૂરેપૂરું આપી શકે છે કૃષ્ણ ભગવાન સુધામાં માંગવા ગયા તો એને તો બીજાને કઈ શક્તિ આપશે થોડું ઘણું હા બધું આપી દીધું એટલે આનાર પણ હોય એટલે આપણે માનો ભાઈ છ એક સિત્તોતેર ડોક્ટર બાબુભાઈ ને ત્યાં પંદર વખત ફોન છે આખું ભારત એવું માને છે ઓફિસ ભારત એ સિદ્ધ ભૂમિ છે દરેક સંતો સાધુ સંન્યાસી જે થઈ જાય તપ કરો કોઈ મૌન કોઈ સાધના કોઈ યોગ કીર્તન કોઈ ભક્તિ દરેક માણસો આપવા મને કહે કે જે કુંડારું વાળી બેસી ગયા છે દરેક માણસો એમાં ફસાતા જ રહેશે કીર્તન આ બધું કરવાની તો જરૂર નથી શુદ્ધાત્મા થયા પછી આપ પહોંચે પણ શુદ્ધાત્મા જયારે થાય ત્યારે ભાન એને ખાવું જોઈએ ને તો ત્યારે અહંકાર મટે તારે થાય છે તો પણ અત્યારે કલયુગમાં એ માર્ગ આખો ખડબચડો ખલાસ થઈ ગયો શું થયું ખડબચડો ખલાસ કારણ કે મન વચન ગયા એકતા જોઈએ માર્ગ એવું કરવું હોય શું કરવું જોઈએ મનમાં બીજું હોય અને વચ્ચે વાણીમાં બીજું હોય અને વર્તનમાં બીજું હોય ચાલે નહીં દાદા એ જેના પ્રશ્ન છે અત્યારે તમારી પાસે જે મૌન માંગ્યું અત્યારે જે મૌન માંગ્યું કે જે કઈ ભાવ માંગ્યા તમારી પાસે કઈ ભાવ કરે આ બીજા જન્મ આવવાના ને તમારે નહીં તમારે નહીં એ લોકો બધું આપવાનું એ લોકો પ્રાપ્તિ ના થઈ ગયું ત્યારે બધું આપવાનું મને કે છે બધા મારી વાત કરે છે ના ના કપટ બળે એટલે અહંકાર બળ્યો તમારા જેવા કપટ ને લોભ બે બળે ને અહંકાર બળે લોભ ક્રોધ ઘોડો છે બગડી જાય છે દેખાય છે હા દેખાય પણ ગયો ખરો ને આ જન્મે ના નીકળો કેપાને મારે આવત આઈ ના આવ્યો હતો ગમે તો જાઓ ના શકે આપણે કબીર સાહેબ જે થઈ ગયા કબીર સાહેબ જે તત્વજ્ઞાની થઈ ગયા કબીર સાહેબ જે તત્વજ્ઞાની થઈ ગયા કબીર સાહેબ તત્વજ્ઞાની થઈ ગયા એમને છે તે પોતે પૂજાવાની ઈચ્છા રાખી જ નહોતી અને છતાં પણ આજે એમના નામને પંથ ચાલે છે એ નિયાણું કેમ કરીને પેદા થયું એમને પૂજાની ઈચ્છા હતી જ નહીં છતાં એમનો પંથ આજે ચાલે છે કેમ કરીને ચાલે છે ચાલે છે ને એ તને ડિસ્ફ્રેક્ટર એ કે ભાવરા ઘરે કે લોકોનું કલ્યાણ થાય એ ભાવરા ઘરે બરોબર છે આ પ્રોગ્રામ કે એની વાત છે કવિ થાય એક મહાન બુદ્ધિ થાય એટલે યાર મહાન બુદ્ધિ થાય એટલે તમનેક બુદ્ધિ વિપ્રિત બુદ્ધિ ના થાય ને તમનેક બુદ્ધિ મહાન બુદ્ધિ થાય તેમ તો એક ज्ञानी ના કહેવાય હા તો બોલે એ એમને તો કહી લો તાકા બેરાથી ભડક તાકા ઢોર ઢોર બુદ્ધિશાળી એટલે વધારે વધારે બુદ્ધિશાળી તો કદી કોઈ સંત થયા હોય તો કબીર ના જેવા બીજા કોઈ બુદ્ધિશાળી નથી થયા અમારા બાપ દાદા ના વખતે બુદ્ધિ છતાં પણ જ્ઞાની થયા નથી જ્ઞાની થવામાં કાચું રહી ગયું એટલે અવતાર અત્યારે થઈ ગયા છે અત્યારે અહીંયા આવીને થઈ ગયા છે એવું મને લાગે કારણ કે કબીર કબીર શું કહેતા હતા મેરી વાણી ખાંડે કી ધારા જો ઉતરે તો ગહે પારા શું કે છે મારી વાણી ખોંડાની ધાર જેવી છે કેવી છે જો ઉતરે તો દુનિયામાં બહાર નીકળી જાય એટલે આખું વેદાંત પૂરું કર્યું હોય તો કબીર સાહેબે પૂરું કર્યું વેદાંત આખો માર્ગ અને આ મોક્ષ માર્ગ એ વેદાંત થી પર છે વસ્તુ વેદાંત ત્રિકોણાત્મક છે તેથી કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે વેદાંત ત્રિગુણાત્મક છે માટે વિતરાગતા લાવવાની છે આત્માને જાણવાનો છે શું આખી ગીતામાં જે પોતે પોતે હું છું હું છું બોલે છે એટલે આત્મા રૂપે બોલે છે ત્યારે આપણે જાણીએ કે પેલા કૃષ્ણ ફોટા વાળા કૃષ્ણ બોલે છે એવું નથી એ હું આત્મા રૂપે છે શું આપણે કેટલા વિવેચન થયા તે વિવેચે એક્ઝેક્ટ ના થયા ઉડતો નુકસાન થાય છે ઉડતું મારી મારી બુદ્ધિથી તમને સમજાવું તમારી બુદ્ધિથી આ લોકોને સમજાવો ઉડતો ડખો થઈ ગયો છે શું સમજાવવાની જરૂર જ નહીં એક જ વાક્ય ગીતા બહુ સુંદર વાક્ય એ છે એને જયારે જેટલું સમજાય એટલું સમજાય એનું વાંચન કરવું સારું એનું મૌલિકતા રાખવી જોઈએ એને વાંચન કરવું સારું રોજ શું કરવું ગીતાનું વાંચન કરવું સારું એ તો સારું જ નહીં આ તો સારું એનું ખોટું કેવું દાદા આ કબીર સાહેબ છે એ ભલે મોક્ષે ના ગયા હોય અમારે તો બાપ દાદાના વખતથી એમને ગુરુ તરીકે મોનેલા અને ગોખલામાં પધરાવેલા એટલે મને તો આપના પરમાત્માની પ્રાપ્તિ એમના થકી જ થઈ છે એટલે મારે તો ગોખલામાં એમને બિહાડી તો રાખવા જ પડે ને કબીરજી એમના બાપ દાદાના ગુરુ હા બરોબર કબીરજી કબીરજી મારી ઉપર બધા બહુ ખુશ છે શું છે મારી પર ખુશ હોય તો તમારે કરવાની જરૂર છે કબીરજી ના થકી જ આપ મળેલા છે હા બરોબર છે કબીર તો બહુ મોટા બનાવનારો છે તો હમણાં જે કોઈ કબીર ના ભગત હશે જ્ઞાન તો બેઠો અને પછી કે છે તમને આટલું આટલી ધરશો હોય તો હું આટલી તમને શોધું કરી આપું એમ કહેવા મળે તો કબીર ના ભક્તે શું કહ્યું પેલા ભાઈ ઘર બુરો પડ્યો તો કભી નો ઘર છું જોજે અહીં ના આવે કભી નો ઘર છેતરાય નહીં કભી કેવાય છે તો કભી કબીરે જેટલો માર ખાધો છે એટલો કોઈએ માર નથી ખાધો બહુ માર ખાધો બ્રાહ્મણો થતે કારણ બુદ્ધિ બહુ જેમ બિરબલ હાજર આવી હતો ને એવી કબીર ની હાજર બુદ્ધિ હતી કે હાજર બુદ્ધિ બુદ્ધિ હાજર હતી કારણ માટે તે ગંગાજી સ્નાન કરવા જતો રસ્તામાં મોટો યજ્ઞ થતો હતો જે માર ખાય છે ને જે ભોગવે છે એ ભૂલ છે મેં એક વાક્ય કર્યું છે એટલે ભોગવવાનું થાય તો આપડી ભૂલ છે દાદા હાજર બુદ્ધિ વાળો વધારે માર ખાય બહુ માર ખાય અમે અમે થોડીક બુદ્ધિ હાજર હતી આપડે પૂછો ખરા અમને થોડી બુદ્ધિ હાજર હતી તરત બુદ્ધિ હાજર થઈને આમ રોકડું આપી દેવા માંડ્યું મારતા હતા પેલો ગાળ દેતા પેલો કશું કરે એના એની શક્તિ પ્રમાણે ગાળો તમને હાલે તમે એના મારા મળેલો મારા જેવો કોઈ નહીં પેલા થયો બધા મરી ગયા તમારા નથી પાઠશાળી બા આપણે કબીરજીએ કબીરજીએ ચૌદ લોક નું વર્ણન કર્યું છે હવે એમણે જાણીને કરેલું જોઈને બધું કરેલું ના જાણીને શાસ્ત્ર ના ગુરુ ના આધારે જાણીને એમણે જેટલું વર્ણન કર્યું છે ને બધું ગુરુ ના આધારે જાણીને બીજી ની વાત કરો ને પેલો ચેલો બિચારો વડો મરી જતો પેલો ચેલો વડો મરી જતો હતો એમનો કવિ નો કમાલ કમાલ એની વાત કરો ને એ તો પેલા કબીર ના શિષ્ય ની વાત કરી પહેણું કે ના પહેણું એ શિષ્ય હતો ને માલવાળા કેવા તેજસ્વી પુરુષ જેનાથી હજારો સ્ત્રીઓ અથડે આમ જોતાની હાથે દરદી જાય કાયદો સાથે એક જ રાખે પછી કઈ બીજી રાખે કૃષ્ણ નથી થવાતું કૃષ્ણ ને પણ આવશે એને હોર તમારે હોર લાખ આવશે પણ કેવું હોર લાખ ત્યાંથી આવી હોતી જ નથી ત્રીજાથી આવી કેમ છે સ્ત્રી જાતિ કાઉન્ટર વેટ છે શું છે કાઉન્ટર હા જેટલું આપણું વાંક એટલી એ તૈયાર શું બરાબર એટલે આ કળિયુગમાં આપણે વાંકા છીએ એટલી જ એ વાંકી આપણા સીધા કરે છે કરવા જ જોઈએ ને સીધા થયા કરતા એ દુનિયામાં ચાલે નહીં ને કે સીધો થાય ને તો બાપ થાય કે રીતે સીધો થાય તો બાપ થાય એટલે સ્ત્રીઓનો દોષ સ્ત્રીઓ તો દેવી દેવી છે સ્ત્રીઓ અને પુરુષોમાં કઈ ભેદ નથી આત્મા એ આત્મા છે ફક્ત ખોખાનો ભેદ છે થઈ જાય ખરી બગાડી નાખે આ જન્મ મારી હોય તો આ જન્મ કઈ મારકા બારકા આવતા જન્મ આપડા ખોખરા નાખે પુરુષો સ્ત્રીઓ એવું થઈ જાય જે પુરુષ નામાં જે પુરુષ નામાં

એ તો એના મય બહુ ઉત્પન્ન થયેલો હતો બધી ફેરફારે થાય થયો જીગર ને અમી એ ત્રણ જન્મ થી સાથે આવે છે તેથી સ્ત્રી થાય છે પુરુષ થાય છે કોણ ચોપડી છે તો તમને મારતું નથી ગયા અવતાર આપડે ભાવ કર્યો હોય અને સ્ત્રી થયેલી એ મારે નહીં ઘણા અવતાર નો ઓળખાણ છે તેથી બધું જાણે અને મારે સીધા કરે છે સીધા કરવા જાય છે તમે એને સીધી કરવા જાઓ બંને સીધા કરવા જતા યુદ્ધ જામી આટલા જન્મ હજુ એક સીધું નહીં થાય બે મકાનો કરે છે કલયુગ નું પ્રમાણ છે ને આ કલયુગ ને લીધે વધારે વાંક થતો જાય બાકી આ જે નેમિનાથ કરીને ભગવાન થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન ના કાકા ના દીકરા નેમિનાથ તે રાજમતી ને બે નવ ભૌથી સાથે હતા તે પોતે બોલે છે અને જે કે તરસોડે છે શાદી કરવા નથી બેસતા તે વખતે કે છે નવ બહુ સાથે રહ્યા અને હવે દગો કરો છે કે છે એટલે બધું આ તો જોડે જોડે જ હોય છે અને આ પૂરક છે સ્ત્રી પુરુષો નું પૂરક છે મોક્ષે જવા માટેનું પૂરક છે તેને બદલે આ કલયુગનો બધો કેસ જ બફાઈ ગયો છે અત્યારે અત્યારે કેસ બફાઈ ગયો છે પુરુષ ને પુરુષ થતા નથી આવડતું પુરુષ ને પુરુષ થતા આવડતું નથી પુરુષ અડધી સ્ત્રી જેવો થઈ ગયો જણ હાફ સ્ત્રી હોય ને એવો થઈ ગયો પેલી કે ખાલી બાદ આ કેવા લેતા ચોવીસ કલાક સત્સંગી એટલે થાય ને Thank you. દાદા ની સાથે જે સંબંધ થયો છે જે મહાત્માઓનો બરાબર છે એ શુદ્ધાત્માના લક્ષમાં જો માણસ બેસી જાય શું તો પછી બીજા જન્મ તો એની સાથે એને દગો કરે જ ક્યાં એની સાથે જન્મ લેવાનો નથી મારે તો મોક્ષ થઈ જવાનો છે આ જન્મ જ મોક્ષ છે આ જન્મ નથી એક જન્મ બાકી રહેશે એક જન્મ બરાબર છે તો એને પાસે જન્મ લેવા પડશે ને એ તમારી જોડે આવે કારણ કે ઈટા બધા ગોંધાયેલા છે ને સ્વરૂપ જ્ઞાન જે લીધેલું હોય નથી થતા એ જે સ્ત્રી હોય એ સ્વરૂપ જ્ઞાન આપડે લીધેલું હોય તો એ પણ બીજા જન્મ સ્ત્રી સ્ત્રી સ્વરૂપે જ આવે એવું ખરું હા આવે ને આવે દાદા તમે એવું કહ્યું એમને કે હવે તમે તો પુરુષ ને પુરુષ જ થવાના તો પછી આ જેટલા જ્ઞાની મહાત્માઓ છે એટલે પુરુષો ના પુરુષો જ રહેવાના સ્ત્રીઓ સ્ત્રીઓ જ રહેવાની એ પુરુષ થવાની જ નહીં કોઈ શું કરવા હરકા ભાગી નાખજો હરકા ભાગી નાખજો મને ખબર આવડે મને આવડે દાદા ને આવું કહો છો દાદા મહાવિદ્યાલય ક્ષેત્ર છે આ મહાવિદ્યાલય ક્ષેત્ર છે આ બધા મહાત્માઓને આ જાત્રા ના લઈ જાઓ આ બધા મહાત્માઓને જાત્રા ના લઈ જાઓ મહાવિદ્ય ક્ષેત્રે મહાવિદ્ય ક્ષેત્રે એ તો ક્ષેત્ર જયારે તમારો સ્વભાવ બદલાશે ત્યારે ક્ષેત્ર ખ્યાલ છે એ લાયક જેમ પાંચમા નો છોકરો લાયક હોય તો ફોર્થમાં હોય ત્યારે પાંચમું ધોરણ ક્યાં છે એવું આ ક્ષેત્ર સ્વભાવ છે ક્યાં ખેંચવાનો ક્ષેત્રનો સ્વભાવ છે ખેંચે એટલે તમારે કશું કરવાની જરૂર નથી આપડે તો મારી આજ્ઞા પ્રમાણે ચાલો આ બધા ક્ષેત્રો અહીં છે બધા ક્ષેત્રો અહીં છે બધા ક્ષેત્રો અહીં છે એટલું જયારે સમજ પડી ને તેનો ઉકેલ અરે છે કેમ ત્રિશંકુ નો મોકલેલો પરીક્ષિત રાજા એ આ સડેલા દેહ ને ત્યાં આગળ પેસાદ ના દેહ તેનો દેહ બહુ જુદી જાતનો છે ઘરનો દેહ બહુ ઊંચી જાતનો છે કપૂર જેવો છે ગંધાય નહીં હોળે નહીં મય ના નીકળે હાડકું ના નીકળે એવો દેહ છે દેવલોકમાં સંદાસ જવાનું નહીં ખાય છે એમનો ખા સૂક્ષ્મ ખોરાક સૂક્ષ્મ ખોરાક સ્થુલ ખોરાક હોય તો સંદાસ જવું પડે શું યુધિષ્ઠિર સાધે ગયેલા એમ કે છે આ યુધિષ્ઠિર સાધે યુધિષ્ઠિર સદેહ ગયેલા એટલે આ દેહ હતો ને દેહ માં જીવતા હતા ત્યાંથી ગયા એટલે દેહ છોડીને ને ના લઈ જાય દેહ તો ગંદવાડો હોય છે આમાં ગંદવાડો છે ત્યાં દેહ જુદી જાતનો હોય છે એનો દેહ સુગંધીદાર દેહ હોય છે અને એમના સંદાસ જ જવાનું નથી હોતું કોઈ દાડો કોઈ આટલા બધા સરક છે ઉપર કોઈને સંદાસ જવાનું ના હોય સંદાસમાં એવું ઓછું દુઃખ છે સંદાસ બંધાતું હોય આપણે ચીકરી ચડે એ દેવ લોકોનું ના હોય દેવ લોકો અઠવાડિયું ખાવાના ના હોય એ તો એમના એના સૂક્ષ્મ ખોરાક હોય છે એટલે બસ સુગંધીથી લે જીભથી લે પણ સૂક્ષ્મ કેવું બિલકુલ સૂક્ષ્મ આપણે બધા ખાઈએ છીએ એનો સુખમાં ભાગ બધો ત્યાં દેવ લોકો જાય છે મનુષ્યો છે ત્યાં જાનવરો બધા જે ખોરાક લે છે એનો સૂક્ષ્મ ભાગ તે સારામાં સારો ભાગ બધો ત્યાં જાય છે તો પછી દેવોની અવગતિ કેમ થાય છે અવગતિ થાય ને દેવ એટલે ડેબિટ ડેબિટેડ અરે ક્રેડિટેડ એ ક્રેડિટ હંમેશા પછી ખરાબ થાય કે ના થાય વપરાઈ જાય એટલે દેવ એટલે ક્રેડિટ વધાર કરે તો દેવ ગતિમાં જાય ક્રેડિટ અને ડેબિટ સરખું હોય તો મનુષ્યમાં આવે ક્રેડિટ ડેબિટ સરખું હોય બેલેન્સમાં તો મનુષ્યમાં આવે પણ ઉપલી કક્ષામાં ગયા પછી નીચલી કક્ષામાં કેવી આવે પણ ક્રેડિટ ખરાબ થઈ ગયું ક્રેડિટ ના આધારે વધારે એની પાસે પુણ્ય નો પુણ્ય નો સ્ટોક છે એ પુણ્ય વપરાઈ જાય એટલે પાછો એનો અહીં પડે પુણ્ય મનુષ્ય માંથી પશુ માંથી મનુષ્ય થાય મનુષ્ય માંથી દેવ થાય છે પણ જે મોક્ષ જાય સીધો જ એને કશું લેવા દેવા નથી અને પાપ અને પુણ્ય દેવ ને સ્વીકાર્યા નહીં મોક્ષ માં જતા અને એ લોકો તો પુણ્ય ને સ્વીકાર કરીને ઉપર ગયા છે જપ તપ બધી ક્રિયા કરે ત્યારે પુણ્ય બંધાય પુણ્ય ના પ્રતાપે ત્યાં જાય દેવગતિ સીધા મોક્ષ ના જવાય પછી કોઈ કોઈ ગયેલો નહીં મનુષ્ય મનુષ્ય બીજી કોઈ જગ્યાથી મોક્ષ જવાનું સાધન જ નથી પૂછો કઈ એનું બધું પૂછું તૈયાર રાખે તમારે નવા મોક્ષે મોક્ષ છે આપણે અહીંયા આગળ તો બધા માર્ગ જુદા જુદા હોય છે વૈકુંઠ નો માર્ગ કૃષ્ણ ભગવાન પ્રેરિત છે શું છે કૃષ્ણ ભગવાન પ્રેરિત અક્ષરધામ નો માર્ગ સહેજાનંદ સ્વામી ના પ્રેરિત એ બધું અક્ષરધામ વૈકુંઠ એ મોક્ષ નથી એ તો શ્રેણીઓ છે એમ કરતા કરતા ઉપર આગળ મોક્ષ માં જવાય તો મોક્ષ એટલે મોક્ષ મોક્ષ એટલે મુક્ત ભાવ કોઈ ભાવ જ નહીં અને વૈકુંઠ ભાવ એ તો મન કુંઠિત થાય કેવું મન કુંઠિત થતું થતું થતું થતું એટલે આગળ ગતિ કરે પ્રગતિ માંડે એ વૈકુંઠ અને અક્ષરધામ તે આ અક્ષરધામ છે આનું નામ શું સર એટલે વિનાશી ધામ છે એમાં અક્ષરધામ આત્મા એ અક્ષરધામ ગણાય છે એટલે તેજારામ સ્વામી અક્ષર માંથી અક્ષર માં લઈ જાય છે ભાઈ અક્ષર ઉપર આવી જાવ અક્ષર ની વાત છોડી દો બધી એટલે શરૂઆત કરાવે છે આત્મા આત્મા સંબંધી ચેતન સંબંધી શરૂઆત બિગિનિંગ કરાવડાવે છે એનો બી પાછો જન્મ તો ખરો જ ને અક્ષર માંથી પછી આવે ખરો પાછો ભૂલ કરે તો અક્ષર લોક માં પહોંચ્યા પછી ત્યાં કઈ બી ભૂલ કરતો હોય કોઈ બી ત્યારે પાછું મનુષ્ય આવવું પડે ને અક્ષર માંથી જ મનુષ્ય મનુષ્યમાં ઘણા ખરા તો અક્ષર માંથી આવી અને પછી આ આગળ પ્રગતિ મળે અક્ષરધામ એટલે ચેતન ચેતન એ હું છું એવું એવો વિચારનો વિચાર થયેલો થયો અનુભવ નહીં થયો એટલે એને પુનર્જન્મ સમજાય ત્યારે એ અક્ષરધામ સમજ્યો આ અક્ષરધામ છે ને એ અક્ષરધામ છે તો તારા પુનર્જન્મ સમજે ત્યાં સુધી પુનર્જન્મ સમજે સહજાનંદ સ્વામી મોક્ષ નહીં થયેલો સહજાનંદ સ્વામી નો મોક્ષ નહીં ને ગજાનંદ સ્વામી તો હજુ તો પાંચમા દેવલોકમાં છે પણ એ ભગવાન ગણાય એ જે સ્થિતિમાં હતા ને જે સ્ટેન્ડર્ડમાં હતા એ સ્ટેન્ડર્ડ ના એ ભગવાન કહેવાય ભગવાન કેમ કહેવાય તાકાત છે કે જ્યારે જોતા દ્રષ્ટિ ખરાય ના ના જેને જોવાથી જેની વાતો કરવાથી ત્યાં આગળ આપણા મન એકદમ સ્થિર થાય મન સ્થિર થાય ને તે અને એક ભગવાન કહેવાય પણ એ ત્રીજા બ્રહ્માના ભગવાન છ છ જાતના ભગવાન હોય છે સમજાવો છ દર્શનો કૃષ્ણ ભગવાન ચોથા ચોથા ચોથા ભાગના ભગવાન કહેવાય એ રીતે છ જાતના ભગવાન પેલા પણ પેલા કઈ ભગવાન ભગવાન નો દીકરો કહેવાય પણ એના એના લોકો સાત એક સિત્તોતેર બાબુભાઈ ને ત્યાં ત્યાં આપણા એના કૃષ્ણ ભગવાન ને મોકલીએ તો કોઈ અમને મીઠું ના લે કારણ કે એમના સ્ટેન્ડર્ડ ને શીખવાડનારો એવો પ્રાઇસ જોઈએ એ તમે સમજાય ખરું અહીંથી કૃષ્ણ ભગવાન મોકલીએ તો એ લોકો એમનો મીઠું ના લે એનું સાથી દે તમને સમજાય કોઈ ને સાથી વાત જ ના પ્રાઇમરી સ્ટેન્ડર્ડમાં સેકન્ડરી માસ્ટર જાય તો એનું ચાલે એમને લાયક છે ને એ એ જ છે તે ક્રાઇસ્ટ એટલો હદનો ધર્મ એ આપ